આ તો બધા નામ કાઢવા માટે ધીમે ધીમે પ્રધાન ગુણદારો થઈ છે <laughs> <coughs> આ વિજ્ઞાન આપણું છે ને એટલે તમારે બહુ દિવસ નહીં લાગે અમે ફરી મુંબઈ થી વડોદરા થી બંધ કરતો તો બધું લાગે પડી જશે આ તો પરિગ્રહી સંપૂર્ણ પરિગ્રહી રહેવું છે અને તે એક બાજુ મનની એકાગ્રતા ચિત્તની એકાગ્રતા છે તમારે મનની એકાગ્રતા નહીં રહેતી ચિત્તને નહીં રહેતી નાથા લાગે તમારે શું વિચારો તો મનનો સ્વભાવ છે શું છે એનો સ્વભાવ છે ધર્મ જ છે એનો મનનો હવે એ કોકનો ધર્મ આપણે અટકાવીએ આ કોલનો સાંભળવાનો ધર્મ છે એને આપણે સાંભળવાનું મન કરી આપણે લોકો ગાળ પડતા હતા તો બેરા થઈ ગયા આપણે એક મોટો પત્રકાર પત્રકાર હતો પત્રકાર તે મને કહે છે કે મારું મન ધારી લો કે ઓપરેશન કરી નાખો ત્યાંથી ચિત્તની ચિંતા ખોરે છે ચિત્ત ભટક ભટક કરે છે શું થાય છે ભટક ભટક ઓફિસમાં જે આવે આમ જે આવે તેમ જે આવે આ બેન બેન થાય ગેર જે આવે ચિત્તનો ભટકવાનો ધંધો છે મન આ શરીરમાંથી બહાર નીકળે નહીં એનું નામ મન આ શરીરમાં કોઈ મન બહાર નીકળ્યું નથી આપણા લોકો તો મનની અંદર નહીં એટલે લોકો એમ કે મારું મન તો બહાર ભટક ભટકે મન ના બહાર ભટકે પિતા ખુદા ભક્ત છે એવું એવું નથી તમે કરવા મારો પાછી એવું જાય એવું કશું નથી એને ભટકવાની ટેવ પડે રસ્તે દેખાડ લઈ જવું પડે પિતને ભટકવાની ટેવ પડી જાય એ તો એકાગ્ર થયું એટલે થઈ ગયું અમારે નિરંતર એકાગ્ર જ રહે આગળ પણ થાય જ નહીં કારણ કે ચિત્તને ચિત્ત જાતિ ભટકે છે ત્યાં છે સુખ ખોરે છે શું ખોરે છે સુખ કે મારે ઘેર સુખ હતું અને આ બધું કેમ આમાં તે આમાં છે આમાં છે આ સુભાષ શેખમાં છે આમાં છે તેમાં છે એવું ભટેક ભટેક ભટેક કરે છે અને પછી અનુભવ કરે સુભાષ લાઈન પછી કે છે અહીં લાવે એટલે પછી પછી અમાર સુખ ના રહે પછી બીજું કઈ ફરી આવે બંગલો પહોંચતા સુધી એમાં સીટ એમાં રહે બંગલો બંધાઈ જાય એટલે પછી કશું જોઈતું નથી બંગલો બંધાઈ રહ્યો એટલે ગાડી ચિંતા થાય સીટ એમાં ભટક ભટક ભટક તો આપણે એક લાઈન જોઈ બાંધીએ લિમિટ રાખીએ તો એનો ઉકેલ આવે નહીં તો આનો ઉકેલ આવે એવો નથી એક મકાન બાંધી દેવું છે વખતે રહેવા પડતું બીજું પછી ગાડી બાડી કશું જોઈતું નથી એવું નક્કી કરીએ આનો પાર જ નથી આવ્યો અપાર છે આ ચીજ ભટકે છે કોણ ભટકે છે મન તો ખાલી વિચારો બતાવે એક પહેલું શું બતાવે કે નાથાલાલ આપણે ચાલતા ચાલતા જઈએ હવે અહીંથી પાલ્લા ત્યાં સુધી આ ભટકવાનું છે ઈતની શુદ્ધિ થવી જોઈએ તમારાથી એટલે જ્ઞાની પુરુષ પોતે કરી આપે પછી આપણે ચીજ સુધી થયા પછી આપણને કશું રહ્યું પછી એકાગ્ર જ રહે છે પછી આજુબાજુ કરવા જ જાય પછી આપડે કહીએ આજુબાજુ સારું તક ના આવે ને અશુભ ક્યાં સુધી છે જગત ની એને લાગે જો છે આમાં સુખ છે આમાં સુખ છે આમાં સુખ છે આમાં સુખ છે બરોબર એ જયારે પોતાના ઘરનું સુખ જીવે છે પછી પોતાના ઘરનું સુખ પોતાના સ્વરૂપનું જે સુખ જુએ છે પછી એ બહાર ભટકે એટલે અમારા સ્વરૂપનું સુખ દેખાડી દઈએ અને ચિત્તની શુદ્ધિ કરી આપે અને પછી દિવ્ય ચક્ષુ આપીએ આ ચામડાની વખતે સાચી વસ્તુ દેખાય નહીં આ કોણ આવ્યો તકમાં સાળા આવ્યા આ કોણ આવ્યો તકમાં સસરા આવ્યા આ કોણ આવ્યો તકમાં મામા આવ્યા એવા કેટલા છે તમારે કેટલા લફરા છે આમાં આ લફરાબાજી નરડા ના થાય લફરામાંથી છૂટવા માટે સ્વરૂપનું ધ્યાન જોયું શું કે છે બધી રીતે છોડાવીશું બધી રીતે કારણ કે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ ને કોને કહેવાય જે શ્રદ્ધાની મૂર્તિ હોય જે શ્રદ્ધાની મૂર્તિ હા જે મૂર્તિ જોતા શ્રદ્ધા બેસી જાય શું કહ્યું હા ત્યારે એ જ્ઞાની પુરુષ કહેવાય શ્રદ્ધાની મૂર્તિ એ મૂર્તિ જોતા શ્રદ્ધા બે બીજા બધા બહાર જોઈએ તો પણ શ્રદ્ધા બે હે નહીં એ મૂર્તિ હારી ને શ્રદ્ધાની મૂર્તિ ભેગી થાય ત્યારે તમારું પ્રતિક્રમણ સાચું ખરેખર નિર્દોષ છે તમારા દોષે તમે બંધાયેલા કોનાથી બંધાયેલા ના તારા હા એમના થી નહી તમારા પોતાના દોષથી થી બંધાયેલા હવે એવું જયારે જયારે સમજાશે ત્યારે આનો કઈ ઉકેલ આવશે આ તો અમારો દોષ કાઢે ના કાઢે લોકો તો સમજા સામાન્ય તમારે એવી નહીં હોય ને હું બધા માણસો સંપૂર્ણ નિર્દોષ દેખાડે પોતાની ભૂલો દેખાણી અને પોતાની ભૂલોના પ્રતિક્રમણ થયા મને જે મારા મોડા અહમનો અહંકાર હતો કે હું કઈ છું કારણ કે કેટલા વર્ષનું જ્ઞાન લીધું છે નવ વર્ષનું જ્ઞાન લીધું એટલે હું કઈ છું મને લાગ્યા કરે મારાથી ભૂલો થાય જ નહીં સામો ભૂલો કરે છે મારાથી થાય નહીં એટલે મારાથી ક્રોધ થઈ જાય છે અવળી વાણી બોલાય જાય છે અવળું વર્તન થઈ જાય છે નહીતર આજે સમજાયું કે બસ એ સમજણ પડી ને ત્યાંથી જ લાયક છે તમને ક્યારે સમજાશે એવું હા વાત કરો એની વાત બધી વેપારી બહુ છે બાવીસ આઠ ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન મલાણે તે ગોતે ગોણ જે થી જાણી કે કુતકર દે જે એ બલી તનૈયા ડાંગર મળ કે બાદ તમારે આયા આગળ સાઈ બગાડો જે તો નરાયણ રક્ષમંતનું જાગવાનો બુદ્ધા દેના ધર્મ હોત પડ્યા તે હો રાત્રિ ધર્મવાર શેકન્ડ આવ્યો ન પી જાય હોય તો ભગવાન એ તો ભાઈ નિખતતો નહીં શું જોયું બહાર જોવામાં આવ્યું ભૂલા પરિણામ હોય તો અહીંથી દોન લે ને અહીંયા આગળ અમે દોન આપે એવું ધંધો વેપાર મળે ને દલાલી શું કહ્યું અહીંથી લોકોને પાસે પૈસા લે અને આમ લોકોને આપે તો ભૂલા પડ્યા નિશાન નહીં તો બીજું શું રૂપિયાની દલાલી ના હોય બીજી દલાલી હોય કોણ કોણ બંધાય કોણ બંધાય સારું પણ મોટા સારા પણ બધે ભૂલા પડેલા ત્યાં આપણે છુટકારો ના થાય એ શું ક્યાંક આપણને દેખાડેલું વળીમાં કે શરીર ઓમ કર્યા કરો હરિઓમ કે દિવાલ કે શિવ જેને સમજાણ કરે હરિઓમ શું છે પણ સારું એટલું ચિંતા કરાવડાવે લોકો હપતું હસમતી ગયું છે ને વ્યગ્ર થઈ ગયું છે શાંતિ ખોટું નથી બધું કામ ખોટું નથી પણ છુટકારો કરાવનારો નથી હિમાલયની કોઈ ના મળ્યા કોઈ ખાસ નહીં પૂછતા પૂછવાની તને છે ને આપણે પોતે અનુભવવાની વસ્તુ છે ને એને પૂછાથી શું રહે તો પૂછે તો એકબીજાને અનુવાયું સુરત નથી આવ્યું સેન્ટર આવવાનું સુરત નથી આવ્યું તો બધું બહુ ફેરફાર છે જ્ઞાન બુદ્ધિ બહુ મન એટલું બધું મન તો ઊંચું મોક્ષે લઈ જાય નાવડા જેવું નાવડા આ ફસેલા ને જાય મન એક માણસે કહ્યું કે મને મારું મન કાઢી દો બધી અહંકાર અહંકાર ની કલ્પના છે અહંકાર જ બધું આ બધું છે તે જ માર ખાય છે પહેણે છે પહેણાનું એને જાણવાનું એને પહેણો થાય કે શું પહેણો કે અને રાડ્યો થાય કે શું રાડ્યો મનને પહેણા નહીં અડવાનું નહીં એને કદી બધું અહંકાર નહીં એ બધું અહંકાર નું આ બધું એ અહંકાર વિલય થઈ જાય વિલય કાગળ ક્યાં ગયા મેં તો ત્યાંથી સમજાતું નથી ક્યાં કયો આનંદ આપ્યો આ તો આનંદ છે આત્માનો આનંદ છે આનંદ આવે શક્તિ પણ તે કયો આનંદ એ સમજાય નહીં એક છે જયારે ભણતરે એટલું તો એને ખબર પડી જાય ખરો આનંદ બરોબર હવે એ નથી તો આનંદ આટલો રહેશે એ તો વધે ઉઠો એટલે પછી આનંદ ઓળખાય કે આ આનંદ પરમાનંદ લેબર ફાયદો છે લેબર છે બહુ બહુ અરે બહુ સારું જે પણ પટાઈ પટાઈ રાખે કામ ભારે બધા કામ પછી શું લખ્યું નહીં હોય છે પુસ્તક કરાવડાવજો બરાબર કોઈ કે કોઈના સામાન્ય ગુણ હોય આપણે દોષનું તો પ્રતિક્રમણ કરીએ પણ એના સામાન્ય કોઈના ગુણ હોય તો એ ગુણ માટે આપણે શું કરવું એના એના પ્રતિક્રમણ કરવા કે એના માટે કેવું રાખવું આપણે કોઈ ગુણથી જ બધા ભાવથી જ આપણે વર્તન જ એવું સારું આપણું વર્તન જ એવું છે એમાં કશું કરવાનું હોતું નથી એ કે છે કે આજે આપણે અક્રમ માર્ગ કયો તે આપના જેવા જ્ઞાની માટે બરાબર છે સહેલો છે પણ અમારા જેવા સામાન્ય સંસારમાં રહેતા કામ બધા કરતા એ લોકોને માટે આ અઘરો છે તો એના માટે શું ઉપાય જ્ઞાની ગુરુ ત્યાં ભગવાન પ્રગટ થયો ચૌદ લોકનો નાશ પ્રગટ થયેલો અને ત્યાં ભેગા થાય તો શું બાકી રહે તમારી શક્તિ કરવાનું નથી એની શક્તિ કરવાની એની કૃપાથી કરવાનું એની કૃપાથી કરવાનું નહીં તો ના ચાલે તમે તો કેવું નહીં ચાલે ને આ તો સૌ બધું નાશ પ્રગટ થયેલો છે તે કૃપાથી થાય થાય ને કૃપાથી કૃપા થાય તમારું કેવું બરોબર છે પણ હા સંતતું બધા પણ હોય તો તો ચૌદ લોકો નાથ પ્રગટ શું તમારું માગો એવું બધું માગો એવું બધું હિસાબ પૂર્યો કરી તમારે કશું કરવાનું નહીં તમારે એમની આજ્ઞામાં જ રહેવાનું બીજું કશું કરવાનું આ બધા રહે છે ને એ આજ્ઞામાં રહેવાનું પોતાની બરોબર છે પણ એ વાત જ ક્રમિક માર્ગની વાત છે એવા સાચી છે ક્રમિક આ અક્રમ વિજ્ઞાન છે આ વિજ્ઞાન છે ભગવાન રૂબરૂ ભગવાન પાસેથી કામ કરી દેવાનું કૃપાથી કૃપાથી જ કામ થઈ જાય અને તે આપણને ક્ષણે ક્ષણે બધું ખબર પડી જાય ક્ષણે ક્ષણ એની કૃપા ક્ષણે ક્ષણે રહે કે કલાક બે કલાક નહીં ક્ષણે ક્ષણે રાત્રે પછી ચોકી પહેલો બધો એમ નથી એટલે એટલે એમને બધું સોંપી દીધું એટલે એ બધું કરે એમ બધું તમારે કશું કરવાનું તમારે તમને તો પાંચ આજ્ઞા આપી હોય તમે આજ્ઞા આપી હોય પાંચ ત્યાં લીગથી બહાર હાથ કાઢશો નહીં કે કુદાકૂદ કરશો નહીં લીગમાં એટલું જ તમારે કરવાનું સમજાય ને આ તો અપવાદ છે જેને ટિકિટ બની ગઈ તેનું કામ થઈ જાય કશું ભરાય એવું નથી આ તો કોઈ ખોરાવો કોઈ ખેલ થાય છે ત્યારે કોમ નીકળી જાય બને જ નહીં નીકળવું બને નહીં નીકળવું આ તો અપૂર્વ વસ્તુ આશ્ચર્ય આશ્ચર્યમાં તમારી ટિકિટ મળી જાય હજુ મળી નથી પણ મળી જશે ખરી એટલે થઈ ગયું કામ થઈ એટલે એ ચિંતા તમારે કરવાની તમારે શું કરવાનું તમારે શું કરવાનું અને કરવાનું અમે આજ્ઞા કહીએ ને કે આમાં બ્લીફમાં હાથના ગાલશો એ નહીં ગાલો તો બહુ થઈ ગયું શું કહ્યું સાહેબ કે છે કે બધું એમની યાર થયા કરે અરે નાના નાના છોકરા મહેતા સાહેબ ના છે તે બધાને એમને થયા કરે તો વડોદરા જ્ઞાની પુરુષ હોય તારે જ્ઞાની આગળ રસ્તો દેખાડનાર જોઈએ ને પણ એ જ્ઞાની પુરુષો કેવા હોય એસી ટકા જ્ઞાન હોય અને વીસ ટકા કાચું હોય કેવું એટલે એમને કહીએ કે આ પાંચ ટકા જ્ઞાની પાસે આવશો આવતા ના નહીં આવું છે માણસ ના આવે પંચ્યાસી ટકા વાળા તો જાય પાંચ ટકા વાળા તો કેમ ના જાય એસી ટકા વાળા જ્ઞાની પાંચ ટકા વાળા પર કેમ ના જાય એને ઘેર જતા એમને હિંમત લાગે આનો આ ડખો છે જ્યાં જવું તો આ ડખા ગમે તો સુગર જ્ઞાની ભર મળશે તો જવાનું થાય કંઈક ના ધ્યાન એટલે તો જ્ઞાનીઓ કોઈ જગ્યાએ જાય કરે નહીં એમનાથી ઈચ્છા હોય ત્યારે જાય એમને એમ લાગે કે મારે ઊંચો છે પાંચ ટકા સાત તો જાય અને અમે તો કોઈ વાઘણી તો બહાર બધા છીએ તમારે તો મોકલશે ને કોઈ જાત શાકવારી કે કાકા બે હોય તો બે જ એક્સપ્રેસ વિજ્ઞાની હોય આવું બને નહીં ને આશ્ચર્ય કહેવાય સાંભળવામાં ના આવ્યું હોય એટલે એવું બીજું વિચાર કરવાની કઈ તમારે જરૂર નથી આ વિચાર કરાવી પણ એ ચડ્યા છે ચડ્યા હોય તો હજી ચડાવી દેવું પાછું આગળ વીસ ટકા કાપ્યું હોય તો પાછું અત્યારે જ્ઞાની પીછું તો તમે માર્ગમાં કેવા હોય ઘણા છો સાયન્સ વિશેથી વધારે હોય નહીં શાસ્ત્રકારો લખ્યું છે બે કે ત્રણ સાયન્સ વધારે ના હોય પણ સાયન્સમાં તો આખો આખો દાડો એ જ્ઞાની પુરુષને બોધો રહ્યા કરે તમે સંસ્કૃત સંસ્કૃત જ્ઞાતિ કરી વાતો કરવા કે નહીં શીખી લાયા તમે આમ નથી કરી તમે આમ નથી કરી આખો દાડો ગળ ભણ ગળ ભણ ગળ ભણ થયા કરે પેલા શિષ્યોને આખો દાડો તાપ લાગ્યા કરે સાહેબ શું કે છે સાહેબ શું કે છે તમને ગભરાય હા થઈ જાય તો તાર શીખી ભાગી જાય બધા શિષ્યો તે ઘડીએ જયારે તપવાનું બંધ થયું ત્યારે શિષ્યો બધા નાસી ગયેલા હોય ના એવો ઉજાય નહીં પોતાને તપવાનું હોય તો આ મથુરા ભેગા થાય ત્યાં સુધી આચાર્ય દશા કઈ છે શું કહ્યું છે આચાર્ય દશા ઉપર ગયા એટલે તપવાનું ઓછું થઈ જવાનું એટલે પછી જતા શિક્ષણ પછી બધા કેવું છે ને કેવડી થઈ જતા રહે શું થાય કેવડી થઈને કેવડી નામીના દર્શન કરે કે કેવડી થાય ત્યારે દર્શન કરે એને બધું તૈયારી હોય અને તરફ ખોટો પડે પડ્યો થઈ ગયું કેવી થઈ હા અને ભાઈને જાગૃતિ વધી છે એ જાગૃતિ શું કરે કેવી થાય શું થાય કેવી થાય બીજાને એ ના કરી શકે આ જેટલા કેવી છે તે બીજાનું કલ્યાણ કરી શકે નહીં પોતાનું કલ્યાણ એટલું જ કરે તો ને બીજાનું કલ્યાણ તો તીર્થન કરો સિવાય કોઈ કરે નહીં અને આ બીજા આચાર્યો કરે તે પણ એમની આચાર્ય દશામાં તે તો પણ આવું કકડાટ માર્ગ ચઢાવે માર્ગામાં સારી બનાવે માર્ગ ચઢાવે પણ બીજાને આગળ વધારે નહીં એ તો તીર્થંકર સિવાય જ્ઞાની પુરુષના સિવાય આ આક્રમ વિજ્ઞાની ભરત કરી શકે સાધુઓને અમારે છે વડવાની કસમ રાખવી છે વડવાની કઈ રાખી નહીં તો વડવા દસે તમારું માથું પૂછાડ છે એમ તો કાયદો રાખ્યો બીજો બધા કાયદા શ્રમિક માર્ગના જ્ઞાની ત્યાં હાથ લાગે ગયા હોય ને હાથ લાગે હોય સાહેબ અને હાથના પહોંચ થઈ તો ભાઈ લોહી તેલ રેડાય કાશ્મીર વધી ગઈ એ ભવિષ્ય ભવિષ્ય બેસે છે અને પેલા નહીં અકળાયા કરતા ઘડિયા જાય સાથે જાય નહીં સાથે બધો લખાવાળો માર્ગ પણ ખરો માર્ગ એ છે ધોઈ માર્ગ છે આ તો આ તો બહુ પૂંચારીનો માર્ગ છે જબરદસ્ત પૂંચારીઓ છે તેના માર્ગ આ હોય છે ને કોઈ સાચો માર્ગ એ ખરો ધોરી માર્ગ જ એ છે ધોરી માર્ગ એટલે ને માટે માર્ગ એ છે આ તો બહુ સંસારીઓ ભેગા થાય ત્યારે આવું કઈ જ્ઞાની ગુણવત્તા થાય એનો ઉકેલ આવી જાય દરેક જાતના સંસારી હોય જુદી જુદી જાત કરતા સંસારી કરી રદ પાછા આવે વાત જે પેલો ચડકા ટીકા કરતો બે કઈ તારીખે નહીં એવા એવા એવા અમુક માણસો માટે હોય ને જાગે બધા આખો ધીરો બધા ભગતો બધા મારી પછી જે થયા બધા ભૂતે લુપ્ત થઈ ગયું કહીએ તો મોક્ષ જાય વાત છે નહીં રસ્તો નથી એવો સરળ એ મોક્ષ જાય બધા ભગતની બહાર નીકળ્યા નથી એવું ભગત ભગવાન ને અંધારે એ બધા ભગત શું કહ્યું અને પોતે જ ભગવાન થઈ ગયા છે એ જ્ઞાન એમાં જ્ઞાન બધી બધા બહુ જાતના હોય કે તે ભગવાન થઈ ગયા હમણાં તે બધા કેટલાક તો ગંટો વાપરી ભરવા જેવા હોય દાદા મન વચન અને કાયા ના ધર્મો ની બદલણી મનથી થાય છે પણ વિચારો વારંવાર શૂન્યતામાં ચાલ્યા જાય એનું શું કારણ વારંવાર વારંવાર વિચારો શૂન્યતામાં ચાલ્યા જાય એનું શું કારણ એટલે વિચારો ઉઠતા નથી આપણને એક ઉગવા લાયક આ આપણે દાડા રાખીએ ને એમાં અમુક દાડા ઉગે બીજા અમુક ના ઉગે શું કહ્યું પાણી થતું બધું સાધન હશે એના એવા વિચાર કેટલાક નિર્વાહ થાય શું થાય સારું આપણે આપણે બહુ છે ને આપણે પણ આ સ્થિતિ થયા પછી અને વર્ગીકરણ છે ગમે તરફ તે આડું દેખાય પણ આ છોડાવડાવવા તૈયાર થાય કારણ કે જ્યાં સુધી છે જ્યાં સુધી નિર્મૂળ થાય નહીં ત્યાં સુધી બોલવા જેવું નથી બોલવા કેટલો પોતાના અનુભવ થયો એટલો બોલી શકાય તો જાત અનુભવ તમને તમારો જાત અનુભવ થયો હોય તો તમે બીજાને વર્ણન કરો કે આ પ્રમાણે બીજી જે વાણી વા પાણી થઈ જશે શું થઈ માટે બોલવા જેવું નથી સારું થયું ત્યાં પકડી ગયો પેલો તારી ભાવના તમે બધી જાણીએ જ છે તારી ખરાબ ભાવ ખોરાક મળ્યો એમને એ લોકોને ખોરાક મળે પછી તે જો બહુ શક્તિ વાપરે તો ખોરાક ને થોડા વેળા ભૂસા રહ્યા હતા ને તેને નિર્ભર થઈ ગયેલા અને ત્રણ વાર ગયા તો પછી ત્રણ વાર પછી પછી જતા તો ત્રણ વાર સુધી ખોરાક ના આપ્યો જતા પણ આપણા લોકો બી થોડું થોડું આપે છે દાદા તો લ્યો કે છે થોડો થોડો ખોરાક આપે છે જો બિલકુલ ભૂખ્યા રાખવા તો ત્રણ વર્ષથી આગળ ચક્કર ઉભો રહ્યો એ ગયા બધું સર્વસ્વ બધું આપડા હાથમાં આવી સાંભળે આ દીપક આટલો જાગ્રત થાય એ જમત નહીં આવે પેલા ચાર માણસ એક બે જમ્યા જ કરે તને દીપક ખબર કઈ કે છે એ જમી જાય છે અમારી પાસે કોઈ દાડે કોઈ જમી નહીં ત્યાર પછી જતા રહે ને અરે અમે અમે નક્કી કર્યું છે અમે જમાડવાના નથી એટલે જમી ને એમાં જાગૃતિ કારણ કે મહિનામાં બે દાડા ખાવાનું બોલવું પછી આપતા તૈયાર થઈ જાય પછી શું કરે કામ કે પોતે અહંકાર ગાંડો અહંકાર અને પછી શું કરે કે નિરહંકાર કે ને હવે પકડી નહીં તો પેલા તો એવું જ હતું મારો અનુભવ તમને કહેવાનો વાંધો નથી બીજી સત્સંગની વાતો કરો બધું કરો આગળ તો દાદાજી આમ કહેતા હતા એમ વાતો કરો તો પણ જો આમ વાણી હોય તો થોડા દાડા તો એમ લાગશે કે દાદાજી બોલી રહ્યા છે કયો કાળ કઈ વાત નહીં બોલતી આપણે ચંદ્રકાંત બોલી એવું ત્યારે ત્યારે દાદાજી બોલતા શબ્દ શબ્દ નહીં કરતો પણ થોડા દાડા પથાયા પછી થોડો જ નહીં ને આપણે બહુ ટાઈમ બોલ્યો હતો કે દાદાજી આ પ્રમાણે જશે આમ સત્સંગ સત્સંગ વહેલો વાંચો ને સત્સંગ કરવા બધો વાંચો ને સત્સંગમાં કહેવાય કેટલું તમારી જાતે કે તમને અનુભવ થયો હોય તમને જે અનુભવ થયો તે વરંકાર દીકરો કહેવાનો છે તો જાગૃતિ વધતી હોય શું અનુભવ છે એ બધા કહી શકાય તો બીજું ના બોલાય હજુ પેલા બધા બેસી ગયા છે એમાંથી જતા રહ્યા નથી તમને માર્યા નથી હું તો એવો વિષક છું જ નહીં જતા રહ્યા નથી આપણે બધું માર્યા જેવું છે નહીં નારી બોધના તાપથી પેલા જતા રહ્યા તેનું આપણે શું કહીએ આપણે ગણજન ના બોલાવીએ આવે છે પેલા તમને માટે એની પાસે કરવાનો વ્યવહાર ના રાખવો જમાડવાનો વ્યવહાર જ નહીં સાધુગીરી પર બધા જમાડે ક્રોધ ને જમાડે માન ને જમાડે જમાડતા નહીં હું કહી દઉં જમાડે કેવું છે દમયંતી બેન કે છે કે આ જે કસાયો છે તો ઘણી વાર આ ફાઈલનો નિકાલ કરવાનો છે એમ કરીને પેલા લોકો ખાઈ જાય છે આ તમારી ફાઇલ છે મારે નિકાલ કરવો પડે કરવો જોઈએ એમ કરીને પેલા ખવડાવી દે દાદાજી માટે છે કૃપાથી બધું થાય એવું છે કૃપાથી બધું થાય જાતે જાતે છે તો અમારી આધા પાસે થાય તો કચવાટી આપણે આકરો ભરવો નહીં દાદાને ખર્ચ ભરવો નહીં તો વાણી સાથે બદલાય નહીં માણસ એ બદલાતો તો ઘણો ટાઈમ લાગે વાણી બદલાય તારે ત્યારબાદ વાણી થાય તારે જગત એને કહે કે આ જ્ઞાની પુરુષ છે ત્યાં સુધી બધા કરશે ધીમે ધીમે ધીમે કરવાનું જન્મ તેમ કરવાનું કરતું નહીં એ પોતે બધા પહેલી નાઈ થતી જશે કુમારી થતી જશે રેશમી થતી જશે દાદા મને તો પણ આવી તો બધી મુશ્કેલી આપવાની તેથી આપણે કહીએ છીએ ને મોક્ષે જતા વિઘ્નો અને વિઘ્નો મોક્ષે જતા બધા એના અમે શક્તિ વાળો એનો છે મોક્ષે ના દે ને આટલા બધા સાધુઓ બાધુ બધા આમ ફર્યા કરે છે હિમાલયમાં લોકો ફર્યા કરશે તો હમ ના જાય કોઈ મોક્ષમાં તો કઈ જવાની વાત પણ હમ હમ હમ હમ ના જાય હમ ના જાય હમ હમ હમ તમને કોઈ મળ્યા હમ હમ ગયા હમ હમ હમ આખો દાડો હમ હમ હમ હમ તો ઉપવાસ કરતા હતા દસ પંદર આવે હમ પર હમ હમ હમ તો એના એ બધા જ પ્રકારનો અહંકાર વાણ છે તે સંસાર ઉભો હમત કરીને અને એ જણાડે ઉપાડો અને એ જ ત્યાગી થાય છે અને એ સંસારી થાય છે એ હમત છે બધું એ હમ ગયા કે બધું કલ્યાણ થઈ ગયું પછી એના જેવું કઈ આવે નહીં પાછું તારું બધું આવી ને તારું ઉપાધિ ગુજરાતી બધાને અમારે કરવું જોઈએ કરવું બીજા બધાને કરવું જોઈએ ભાઈ ખાય ત્યારે કહું કે આ ગોળો અહંકાર બોલી પછી તને શું થયું તારે ગોળો અહંકાર વધુ પડી તે શું કહે છે બીજાને એના દોષ દેખાતો નથી એના કરતા મને વધારે દોષ દેખાય છે હું વધારે જાગૃત છું એનામાં તો કહે કે એ ભૂલને જો ઓળખતો નહીં હોય કઈ ભૂલને ભૂલ માનતો હશે હું તો મારી ભૂલને બરોબર જાણું છું હું બરોબર ઓળખું છું હું જાગૃત રહું છું અને દાદા પેલો કપટ એવું પાછું શું થાય કે આવું દાદાને કહે ને કે દાદાએ કઈ પૂછ્યું હોય તો કે આવું બોલ્યો હોત ને આવું બોલાય ગયું ખોટું થઈ ગયું આવું બોલ્યો તો વધારે કૃપા ઉતરી જાય આવું ઓછી રાખી અને આવું જો થાય ને તો નોંધ કરી શિશુનું સંચાલન ચાલે છે એ કાગળ પર નોંધ કરી બધી જોઈ કરી પછી હું આવું તમને દેખાડી પછી એની વિડીયો કરી આપીએ બરોબર ને કાગળ પર લખી રાખવું આમ થયું આવું કોઈ યાદ હોય છે રોગો તો બનતો નથી કોઈ દાડે રોગ તો ઘણા જુદા પ્રકારો બને એને કંઈ બહુ વાંધો નહીં પણ જયારે મોટું બને ને ત્યારે ઉતર્યા જેને ફૂલ કહેવામાં આવે સૂક્ષ્મ તો ચાલ્યા જ સૂક્ષ્મ તો બદલાય ને જે ચાલતું હતું એ ગાંડો અંગર પકડાયો ત્યારથી એની જોડે વાતચીત કરતા કરતા કરતા તો દાદા આજે એની સામે કયો ખુલાસો આપીને એને ટાળવો તો એની પકડ હજુ ઊભી ઊભી છે પણ મહિતી દર્શન એવું ખુલતું નથી કે એને એની સામે જવાબ હોય પછી છેલ્લે એવું કહ્યું કે ઘટા કરીને તું જુદો અને પછી ખુલાસો ના થાય ગેટ આઉટ તો ખુલાસો ના થાય ગેટ આઉટ કરવા ગેટ આઉટ ઉપાય ઉપાય થવાનું એ બાજુ બંધ કર્યું અને પછી દાદાનું સત્સંગ ચાલુ કર્યો ત્યાં સુધી દાદા એ કોઈ સામે બધા પ્રકારના જવાબની સામે પણ આમ તો ખરું જ ને પણ છેલ્લા જવાબ આવીને પોતાની પકડ જમાવી રાખેલી અને હજુ તમે કબૂલ કહેવાનું કહેતા હોય પોતાને ક્રોધ માન કહેતા હોય બસ શું એ નથી જાય ભાઈ એવું નથી બહુ ડાલા બહુ અનાધિકાર થી લોકોને જવા નહીં દેતા ભટકાય ભટકાય ભટકાય મળતા તો આશરો જતો રહે છે આશ્રય આ આશ્રય એવો છે ને તે નિરંતર ઉપર લઈ જાય છે આ આશ્રય નહીં જતું સુતેલા પુરુષનો જ્ઞાની પુરુષનો જ્યાં ભગવાન પ્રગટ થયેલા છે તે પુરુષનો એ પછી તો આગળ બાકી જ ના રહે ને તો અમને અમે પ્રતિક્રમણ કરીએ એવું દેખાતું છે કોઈ નહીં નહીં દેખાયું કોઈ જ જ્ઞાની પુરુષને દેખાયું નહીં તમને જે દેખાયું એવું કોઈ જ્ઞાની પુરુષ સમજાય છે કેટલા ઉભા પડ્યા તમે એ લખમાં રહ્યા કરે છે ને આ દેખાયું છે રહેશે ને થઈ ગયું કામ થઈ ગયું ધ્યાન રાખવું આપણે સમજાય અને દાદા પેલો સામાન્ય પ્રસંગમાં જે વાતચીત થતી હોય એમાં બે ચાર શબ્દો એવા બોલ છે અરે એટલે કે દાદાના એટલે જ્ઞાનના શબ્દ આમ બોલીને ખુશી લેશે વાતચીતમાં કશું ના હોય પણ આમ છે ને કે જ્ઞાનના શબ્દો જ્ઞાનના વાક્યોથી એટલે સામાન્ય તો નવું જ લાગે કે આ કેવું બોલ્યો અને પોતાને ભાઈ જ્ઞાનના વાક્ય બોલીને એના એની સામાન્ય ભાષામાં જે વાતચીત વપરાતી હોય બે જણા સામાન્ય વાતો કરતા એનાથી કઈક નવા શબ્દો એ જ પેલા ભાઈ બધા કરે છે મારે કુદરતી રીતે નહીં વાંધો ને તો કુદરતી રીતે અમારું એટલું વાક્ય વિશેષ ભાવવાનું ના પડે કુદરતી રીતે કારણ કે રેકર્ડ અમારી તમારી રેકર્ડ થાય તો બધું વાંધો નથી શું કહે રેકર્ડ થાય એટલે થઈ હજુ બે ત્રણ કર્યું ને ગાડી ધકેલે એમ કરતો કરતો ચાલુ થશે એવી રીતે ચાલે ને રસ્તો રહે છે ને બીજી ભેગા ઘરમાં બીજું કશું ના કે ના કર્યું બીજી બધા કેટલા વખત તને ના કહ્યું હજાર વખત નામ જ સાંભળ્યું નથી નામ જ ત્યાં નથી અક્રમ વિજ્ઞાન એવું નામ જ નથી ત્યાં હા નામ જ એટલે આપણું પહેલું દર્શન પછી જ્ઞાન ને પછી ચાલે અંદર પેલું દર્શન થઈ જાય પછી ધીમે ધીમે બહાર સુધી તેથી પ્રતિથી પછી લે જ્ઞાન અહીં થોડું જ્ઞાન બધું સમજ્યા પછી જ્ઞાન સમજો ને પછી પ્રતિથી લે છે જ્ઞાન ઉપરથી પ્રતિથી લે છે અને આ પ્રતિથી ઉપરથી જ્ઞાન થયું હજારો અક્ષર ને બધા પાટા કેવા સમજે દીપક નાના હારું છે ને અક્ષર હા તે દેશનો આચાર્ય બાળક બહુ બહુ નીચડી છે કહેવાય છે તે અક્ષર એટલે આવું શોધખોળ કરે કઈ જો તમે ચીડાયા કરતા ને ત્યાં શોધખોળ કરે કરે મુખ્ય માણસ આવું ઉપાધિઓ કરે છે પછી કેટલા સાધુ સાથે આક્ષેપાણી એસી વાંચી ને એ એક્સેપ્ટ કરી નાખે વાત અમારી કોઈ ખોટી નહીં ને અવરી નહીં વાત કરે કેટલા વર્ષ નીકળ્યા કરે તો કેટલી કેસેટો ભેગી થઈ ગયું હવે પેલું તો અમુક જ કેસેટો થઈ એક આપતવાણી થઈ ગઈ પછી બીજી આપતવાણી પાસે ત્રીજી થતી આવે એવા ભાવ નહીં કે અને સિદ્ધાંત આપણો જોડાડે સિદ્ધાંત પાસે નહીં પડ્યો સિદ્ધાંત જ્ઞાન હોતું જ નથી વિતરાકોનો જે સિદ્ધાંત છે ને તે એમની પાસે જ હતો શાસ્ત્રમાં સિદ્ધાંત પૂરેપૂરો લખાયો નથી કારણ શબ્દમાં ઉતરે નહીં સિદ્ધાંત એનો સિદ્ધાંત બોધ કે છે પણ સિદ્ધાંત ના કહેવાય સિદ્ધાંત બોધ કહેવાય પણ સિદ્ધાંત ના કહેવાય સિદ્ધાંત પ્રાપ્ત કરાવનારો બોધ એમ પણ તે સિદ્ધાંત ના કહેવાય ના બધા સિદ્ધાંત ઉગાડી દીધા છે બસ જે કોઈ પૂછે તેને એનો સિદ્ધાંત એ થઈ જાય અને આપણું એટલે એક બે બે બે ચાર એવું છે ગણિત ગણિત બનતી ને બધું પદ્ધત ને જરા એ આઈ કરે ને અમે ધર્મ લઈને અધર્મ લઈને બધા ધર્મની વાત થાય છે અધર્મની વાત થાય આપણે તો આત્મધર્મ એટલે આત્મા પરમાત્માની વાત છે જ્યાં ધર્મ ધર્મ હોય તો આત્મા પરમાત્માની વાત ના કહેવાય ધર્મ કહેવાય આ સ્વરૂપ બરોબર છે શું કહે છે હા મોટી છોડી અને સારી કરી એમાં જ પડી છે આખી અવ્રત છોડીને વ્રત કરી કે શું કે છે અવ્રત કરી ત્યાગ છોડીને ત્યાગ કરી ઘઉં ઘઉં જેટલું જેટલું પીરથી જેટલું અને મને એટલું બધું કે આ આ જે થાય ભલે બે હજાર પણ તે આ આ કરી દેવું છે એવું નક્કી કરી રાખવું જોઈએ એટલે એમને શું આપણે આપણે નક્કી કરી રાખવું જોઈએ બરોબર ને આપણે ઢીલાસ ના રાખવી આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાસ ના રાખવી પછી જે થાય એ ખરું એવું નહીં બાંધ્યું બધાને કે ના થયું તેની કોઈ ગમ ગણી રાખવાની એ તો બધું ફરી આવે પણ એમ પોતાનો પોતાની પાસે અધિકાર જો છે ભાવ આટલું મારે કહી દઉં નિશ્ચય એ પોતાનો અધિકાર એ વાપરવો અને બીજો રોજ ના પેસી જાય બહારનો પેલા હું પાંચ જણને સંભળાવું કે શું કર્યું એ પાછા બીજા નવી જતા રોકે નિરૂબન કેતો મગના તમને વાંધો નહીં આવે તમારે નિરૂબન કારણ કે રોજ રાત દારૂ સેવા ઉંગળવો ધોકા ગળવો રોકાવો જેવા ધોકા એટલે એમનો રોગ તો મને જોઈને જ નીકળ્યા કરે શું કહ્યું ખાલી મારે જોડે સેવામાં જ નીકળ્યા કરે બીજાને બધા કેવી સેવા હોય નહીં એવું હોય નહીં અને કઈ ને કઈ થઈ જાય રસ્તે શું થાય પછી કઈ બચાવ મળે નહીં પછી ઘણી રાજા પડેલી એમ એક સક્ષરે ગુણ શકે એ કે પેલા લાગે છે કોઈ આ કવિના અક્ષરનું એક અક્ષર એ ભૂલ કરતો દેખ્યો નહીં પછી નહીં શાસ્ત્રો નું ભૂલ છે થોડું કોઈ કોઈ જગ્યાએ જાય છે હા આશ્ચર્ય આ કે હા તો બધા હાથે પૂજાય શાસ્ત્રકારો લખી છે સંયતી પૂજા નામનું ભીત આશ્ચર્ય ઉભું થશે ભીત આશ્ચર્ય એટલે આ સંસારનો આશ્ચર્ય ઉભો થશે લોકોને જાત જાતનો એ ચંદ્ર ઉપર ગયા પૂજા ભૂત પૂજા ભૂત કરશે મોટી મોટી લડી તોફાન ને બધું આ આશ્ચર્ય ઉભો થશે એવું આ એક આશ્ચર્ય ઉભું કોઈ કોઈ આવે કઈ ઘરાક છે કે કઈ કયું લાગે અમને જે પ્રતિબંધ કર્યું સુધી પોતાના જોડે દેખાય જ નહીં ની પાસે બેસતા હતા ગૌતમ સ્વામી નહીં પોતાના દર્શન કરે